એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામનગરમાં બેઠા બેઠા રીસવા વાર્તા સાંભળે છે રીસવા ગોસાઈ આ અને અમદાવાદમાં બેઠા બેઠા આરવી બેન વાર્તા સાંભળે છે આવો આવો આરુ બેન કેમ છો તમારે વાર્તા સાંભળવી છે ને ધ્યાનથી સાંભળજો ભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે ચતુર કુંભાર <laughs> કુંભાર હોય ને માટીના વાસણ બનાવે માટલા બનાવે આ એક હતો કુંભાર આ કુંભાર પાસે ઘણા બધા ગધેડા હતા હો ભાઈ આ ગધેડાની ઉપર એ માટી લઈ આવતો વાસણ બનાવવા માટે એટલે એની પાસે તો ઘણા બધા ગધેડા હતા એટલે એક વખત એના પર બેસીને આ કુંભાર ફરવા જતો હતો ગધેડા ઉપર ફરવા જતો હતો હો ભાઈ પણ આ કુંભારનું નાક તો ઘણું લાંબુ હતું લાંબુ હાથીની સૂંઢ જ જોઈ લો ને જાણે અને એ તો સાહેબના જેવા કપડા ને કોટ ને પેન્ટ ને ટોપી ને એવું પહેરીને એક દિવસ એક ગધેડા ઉપર બેસીને ખૂબ છટાથી ફરવા નીકળો હો જાણે ઘોડા ઉપર ફરવા જતો હોય એમ પણ આ ગધેડું હતું ને એ અવળચંડુ હતું અડિયલ હતું તોફાની હતું ઓ ભાઈ આરું બેન એ તો બે હાથ આગળ ચાલે તો ચાર હાથ પાછળ હટે અને ગમે એટલું કુંભાર મારે તો પણ એક સરખું આગળ ચાલે જ નહીં ને ઘડીક આગળથી કૂદે ને ઘડીક પાછળથી કૂદે આખરે કુંભાર કંટાળો અને એ તો થાક્યો કે હવે આનું કરવું શું એટલે કુંભારને તો એક વિચાર સૂજો ભાઈ અને નીચે ઉતરો પાસે એક વાડી હતી અને વાડીમાંથી ખેડૂત પાસેથી આ કુંભારે ત્રણ પૈસાના મૂળા ખરીદી લીધા મૂળા ખાઈએ ને હા એટલે મૂળાને પોતાના લાંબા નાક ઉપર લટકાવ્યા અને બાંધી દીધા હો કુંભારે આવો હતો અને એવી રીતે ગોઠવા કે મૂળા ગધેડાના મોં આગળ લટકા કરે અને ભાઈ ઉપર બેસી ગયા પણ ગધેડાથી કઈ ખવાય નહીં જેવું ગધેડું ખાવા માટે આમ મોઢું ઊંચું કરે ત્યાં કુંભાર પોતાનું નાક ઊંચું કરી લે અને એ તો મૂળા પોતાના મોંમાં પકડીને ખાઈ શકાય માટે ગધેડું તો ઝડપથી ચાલવા માંડે ઓકે હમણાં ખાઈ જાવ મૂળા હમણાં ખાઈ જાવ મૂળા પણ પેલો ઉપર બેઠો બેઠો ખાવા ન દે કુંભાર અને ભાઈ આમ કુંભાર સાહેબનું કામ થયું ને એને તો જ્યાં લઈ જવો તો ગધેડાને ત્યાં એ લઈ ગયો તો ભાઈ આ કુંભારે તો આવી ચતુરાય વાપરી બોલો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હવે સુઈ જાઓ આલા વાલા કરી જાઓ આવજો આરુબેન આવજો રીશ્વાબેન